વ્યાવહારિક સુખ દુઃખ સમજ આ સંસારના સુખ દુઃખ છે એને ભગવાને સુખ દુઃખ કહ્યું નથી ભગવાને આને વેદનીય કહ્યું છે સુખને શાતાવેદનીય કહી અને દુઃખને અશાતાવેદનીય કહી વેદનીય કેમ કહ્યું કારણ કે એનું પ્રમાણ વધી જાય તો કંટાળી જાય આ જમવાનું રોજ એક જ પ્રકારનું મૂકે તો કંટાળી જાય તેથી તે વેદના જ છે ને પુણ્ય કર્મથી શાતા વેદનીય અને પાપ કર્મથી અશાતા વેદનીય છે આ લગ્નમાં બધા લોક આનંદમાં હોય ને ભાઈના મોઢા પર દિવેલ પીધું હોય એમ કેમ દેખાય તો કે મહી અશાતા વેદક છે તે આ આમથી ગોદા મારે ને તેમથી ગોદા મારે અને ગમે તેવા દુઃખના સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ ભેગા કરી આપે અને ભાઈને દુઃખ આપે આ ઉપર ભગવાન કે ગ્રહો કોઈ દુઃખ આપે નહીં ઉપર કોઈ બાપોએ નવરો બેઠો નથી તમને દુઃખ આપવા આ તો મહી પેલો વેદક છે એ કરાવે છે એમાં આત્મા નથી આત્મા સિવાય બીજી વસ્તુ છે આ તો આખું લશ્કર લશ્કરમય છે પોલીસવાળો ફોજદાર એનો ઉપરી એ બધાએ આ લશ્કરમાં છે જ્ઞાની પુરુષને આ બે વેદક ના હોય ને દાદા ના જ્ઞાનીને પણ હોય પણ જ્ઞાની જુએ અને જાણે કંઈ અબજશ મળે તો આપણે કહીએ કે આ તો તમારો હિસાબ તેથી અબજશ મળ્યો આપણે તો જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી તે પાડોશીની જેમ રહેવાનું આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે કોઈને દાણ દુખવા આવે તો એ કેમ એમ નથી વિચારતો કે આ કાયમ દુખતી રહેશે તો આ બધાનો ટાઈમ હોય કાળ પાકે એટલે દુખતું બંધ થઈ જાય એક અવસ્થા અડતાળીસ મિનિટથી વધારે ટકે નહીં એવા નિયમવાળું જગત છે અવસ્થામાં સુખ હોય નહીં અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની બગીચામાં સુખ હોય તો પાછું ઘેર આવવું પડે છે એના કરતાં આ દુઃખના હાંડલામાં પડ્યા રહીએ કે જે જગ્યાએ દુઃખ છે ત્યાં જ પડ્યા રહીએ તો સુખ થાય દુઃખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે કારણ કે તાપમાં ચાલેલાને બાવળિયા નીચે સુખ આવે જ અને જો કોઈને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર પાંચ કલાક તાપમાં ફેરવીએ તો ત્યાંય તેને સુખ લાગશે આ સંસારની ક્લુષિત ક્રિયાને એના ફળરૂપે સુખ ઉત્પન્ન થાય છે પછી એ ઘેર જઈને પંખો ફેરવીને બેસે તો હાશ સુખ થયું કે પછી એ નિરાતે ચા પાણી પીએ અને આખો દાડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે ચા પાણી ના ગમે આ સંસારમાં કોઈ પણ સુખ છે એ થાક્યાના ફળરૂપે છે તાત્વિક સુખ સનાતન સુખ આવે પછી ક્યારે પણ જાય નહીં કેટલીક જગ્યાએ ઓરત ધણીને દુઃખ આપે તો કોઈ જગ્યાએ ધણી ઓરતને દુઃખ આપે પણ એ દુઃખ શાથી લાગે છે તો કે પ્રમાણથી ઓછું દુઃખ આપે છે તેથી જો પ્રમાણથી વધારે દુઃખ પીરસે તો સુખ લાગે ત્યારે અહીં જ્ઞાન શું બોલે કે આ તો વાગ્યા જ કરશે તે પછી સુખ ઉત્પન્ન થઈ જાય આ ચક્રવર્તી રાજાઓને મહેલોમાં સુખ ના લાગ્યા ને આ ગરીબોની ઝૂંપડીમાં સુખ લાગ્યા કરે છે એ અજાયબી છે ને સુખ તો ટકાઉ હોવું જોઈએ આવ્યા પછી જાય નહીં સુખ તો દાદાને છે ને તેવું હોવું જોઈએ એક ક્ષણ પણ એ જાય નહીં દાદાને નિરંતર સહજ સમાધિ રહે જીવ બીજે સુખ શા માટે ખોળે છે આ છોકરાને દાળ ભાત સરસ ખાવા મળે તો તે હોટેલમાં ના જાય પણ ઘેર જ સંતોષ ના રહે તો પછી એ બહાર ખાવા જાય તેવું સુખમાં અસંતોષ છે એટલે સુખ ખોળે છે જીવ અતીન્દ્રિય સુખને માટે ભટકે છે પોતાનું સુખ કોઈએ ચાખેલું જ નહીં આ કલ્પિત સુખ તો કેટલું ટકે જ્ઞાની પુરુષ મળી જાય તો અતીન્દ્રિય સુખ મળી જાય કલ્પિત સુખથી તો તૃપ્તિ ના થાય સંતોષ થાય ખરો જ્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી અવળાહવળાનું ભાન મનુષ્યને હોય નહીં બુદ્ધિ છે તો સંસારના હિતાહિતનું ભાન બતાવે પણ મોક્ષના હિતાહિતનું ભાન ના બતાવે એ તો હું મરી જઈશ એવું બતાવે આ જગત ક્રમે ગોઠવાયેલું છે પદ્ધતિસર જગત છે કોઈને મનમાં દુઃખ નથી એક મનુષ્ય નામના પ્રાણીને જ દુઃખ છે પ્રાણી શાથી કે પ્રાણના આધારે જીવે છે બીજા કોઈ જાનવરને મનના દુઃખો નથી ભૂખ લાગે તો તેમને વેદના થાય પણ જરાક ખોરાક મળે એટલે વેદના શમી જાય એમને લોભ જ નહીં ને આ મનુષ્યોને જ લોભ છે તે પોતાના ગમાણનું તો ખાય પણ જોડે નાની ગમાણનું પડાવી લેવા ફરે લોભથી જ દુઃખો ઊભા છે આ માણસોને ઘેડપણમાં પગ દુખે તો ડૉક્ટર પાસે દોડે દવા કરાવે પણ આ પક્ષીઓને કે માછલાઓને છે ડોક્ટર એમને ભોગવ્યા જ કરવાનું એમને છે કે વિષય આહાર સંજ્ઞા હોય તેથી ખાવા જોઈએ પણ જીભના વિષય નહીં એમને જો ખાવા પીવાના વિષયો હોય તો તેમને દાઢો દુખત ચશ્મા આવત જનાવરોને ગેડપણમાં દુઃખો આવવાના પણ મૂંગે મોઢે સહન કર્યા કરવાના તેમને આ બળદને આખો દાડો ખેતરમાં ખેતી કરાવે ને પોતાનો બળદ પોતાના ખેતરમાંથી કશું ખાઈ ના જાય તે માટે મોઢે શિંકી બાંધે તે બળદ જાણે કે મારે કશું ખાવાનું નહીં એક ખેડૂતભાઈને રાતે સિનેમા જોવાનું મન થયું તે બળદને ઘાસબાસ સરસ સરસ મૂકીને જતો રહ્યો પણ શિંકી કાઢવાનું ભૂલી ગયો બિચારો બળદ શું કરે પેટમાં ભૂખ લાગી પણ કરે શું કોને કહે રાતે બાર વાગે ખેડૂત આવ્યો ને સૂઈ ગયો બળદની કંઈ તપાસ બપાસ કરી નહીં બળદ તો જમીન પર પગ પછાડ પછાડ કરે આખી રાત તે સવારે જોયું તો ખબર પડી કે શિંકી કાઢવાનું ભૂલી જ ગયેલો